એમનો પ્રશ્ન છે કે સ્વ અંતર્વૃત્તિ થાય સ્વ સ્વરૂપમાં સ્વ સ્વરૂપમાં અંતર્વૃત્તિ થાય એવું કઈક જોઈએ છે કેવું અંતર્વૃત્તિ આપડે જાણો છો તેને કહેવાય સાક્ષી ભાવ સાક્ષી ભાવ ને સાક્ષી ભાવ ને સાક્ષી ભાવ તો કેવો થશે એના પ્રકાશમાં બધું થયા કરે છે એના પ્રકાશમાં બધું થયા કરે છે પણ એને ઓળખવો પડે ઓળખ્યા વગર આત્મજ્ઞાન થાય તો ભ્રમ ઓળખાય નહીં ભ્રમ કેવું કઈ ઓળખાય આત્મજ્ઞાન થયું છે મારી બુદ્ધિ બહાર ની વાત થાય છે હા એટલે એટલે સાક્ષી ભ્રમ ની વાત તો એક દાડી પુરુષ ની પાસે ત્યાં આગળ આવવા જવાથી અહીં આવવાથી તમને પ્રાપ્તિ થઈ જાય નહીં ને તમારી ઈચ્છા દર્શાવવાની મારી આવી કઈ ઈચ્છા છે કે બ્રહ્મ દર્શન સાક્ષાત્કાર કરવો છે કે બ્રહ્મ નિષ્ઠા બેહાડવી છે નિષ્ઠા બેહાડવી છે સાક્ષાત્કાર કરવો સાક્ષાત્કાર નહીં કરવો સાક્ષાત્કાર માં તો એક થાય ને એક જ થાય કે નિષ્ઠા અને સાક્ષાત્કાર એમાં ફેર છે નિષ્ઠા બેહાડી સવારે અત્યારે શેની નિષ્ઠા બેઠેલી છે સાક્ષી ભાવ ની નથી બેઠેલી અત્યારે જગત ની નિષ્ઠા બેઠેલી છે આ બધું આ બધું સાચું લાગે છે શું લાગે છે જગત ની નિષ્ઠા બેઠેલી છે જયારે ભ્રમ ની નિષ્ઠા બેસે ત્યારે જગત ની નિષ્ઠા ઉઠી જાય નિષ્ઠા એક જ જગ્યાએ હોય કે નિષ્ઠા કેટલી જગ્યાએ હોય હા જો બ્રહ્મ બેસી તો જગત માંથી ઉઠી જાય આમ ત્રણ અવસ્થા ખોટી ઠરે છે તો પછી જાગ્રત અવસ્થા સુષુપ્ત અવસ્થા અને સ્વપ્ન અવસ્થા તે શું કે છે આ ત્રણે ખોટી ઠરે છે તો પછી એમ ખોટી ઠરતી નથી ઊંઘમાં ઊંઘમાંથી જાગે છે એટલે પાછો કે છે ને મને બહુ સરસ ઊંઘ આવી કે છે ને એટલે સાચી છે પછી સપનામાં હે રાજા થાય છે ને તો ભિખારી હોય પણ રાજા થાય બધું સુખ બધું સુખ સુખ સુખ લાગ્યા કરે ને જો તેમ પાંચ કલાક આવ્યું હોય પણ જાણે હોય એક વર્ષ રાજ કર્યું હોય એવું તો બહુ સુખ લાગ્યા કરે એના છોકરાના છોકરા દેખાય ને રાત ને બાદ ને મોટરો મોટરો દેખાય તો બધું સુખ લાગે ને પણ જાગે તારે પણ એમ થાય હતો તેનો તે જાગે તાર શું કે સપના સુંદર આ તો બધું રાજાનું સપનું આવ્યું પણ આપણે દિખાર દિખાર જ છીએ કે છીએ અને આ ઉઘાડું આંખનું સપનું છે પેલું બંધો આંખનું સપનું છે પેલું સપનું કેવું હતું આ ઉઘાડી આંખનું સપનું છે આ અમારા કાકા આ અમારા મામા આ અમારા હતું છે આવું આ તો સપનાની વાત છે બધી તરસ હજવડે ને આ તો સપનાની અવસ્થા છે કે આ મારો કાકો મારો મામા વહુ વહુ કાયમની હતી કાયમની વહુ થાય એવી વાત કરે લોકો ડાયવર્સ લે કેટલી વાર લાગે ડાયવર્સ લીધા પછી એને કઈ બહુ કહેવાય જોઈએ શું કે ડાયવર્સ લીધા પછી સસરા ને એમ કહે કે અમારા સસરા છે શું કે આ બધું સપનું છે શું છે આ લોકો એમાંથી સપનામાંથી જ્ઞાની પુરુષો જાગેલા હોય આ સપનામાંથી જ્ઞાની પુરુષ જાગે અને પછી જેમ છે એમ જુએ અને મનમાં એમ સમજે કે આ લોકો મૂળખ અમથા ખોટા રડ્યા કરે છે તોફાન મળ્યા સપનામાં તોફાન સમજ પડે ને તમે સપનામાં જ છો ઉઘાડી વાંખે ઊંઘો છો તમે ઊંઘો છો કે જાગો છો ઊંઘો છો કે જાગો છો ઉઘાડી વાંખે ઊંઘો છો આખું જગતે બાવા બાવલી સાધુ સંન્યાસીઓ બધા ઉઘાડી વાંખે ઊંઘે છે એક જ્ઞાની પુરુષ એકલા જાગ્રત હોય જ્યાં જગત ઊંઘી જાય ત્યાં જાગ્યા કરે જ્યાં એ જાગે છે ત્યાં જગત ઊંઘી જાય શું કહ્યું કોક ફેરો જ્ઞાની પુરુષ દુનિયા ઉપર હોય હોય નહીં કોઈ વખતે બીજું બધું હોય શાસ્ત્ર ના જ્ઞાનીઓ હોય બીજા બધા જ્ઞાનીઓ હોય શાસ્ત્ર ના જ્ઞાનીઓ બધા બહુ હોય પણ આત્મા ના જાણે શું કહ્યું અને જ્ઞાની પુરુષ જે સાચા આત્માના જ્ઞાની પુરુષ એ તો જે જાગેલા છે એ તો ચાર વેદ ની ઉપર છે શું છે ચાર વેદ ની ઉપર ચાર વેદ પૂરા થાય ત્યારે શું કે છે this is not dead this is not dead this is not dead તું આત્મા ખોજ આત્મા ખોજ તે નોય કે છે શું કે છે ત્યાર પછી આપણે વેદ ને પૂછે કે કઈ છે આત્મા તારે કેને બાળ્યો તારામ નથી તારે કેમ આગળ છે કે આત્મા અવર્ણનીય છે કે છે શું કે છે અવક્તવ્ય છે વાણી થી વર્ણન થાય એવો આત્મા નથી અને આ શબ્દ તરીકે હોય નહિ શબ્દ ભ્રમ કેવું શબ્દ ભ્રમ સાચો ભ્રમ નથી સમજાયું ને એટલે શાસ્ત્ર શાસ્ત્રમાં લખાયો નથી વેદાંતમાં ના લખાયું તેથી કહ્યું કે ગો ટુ જ્ઞાની જ્ઞાની પાસે જા એ તને કે છે કે આ તારો આત્મા પછી દિવ્ય ચક્ષુ આપશે તે જેનાથી સાસુનામાં આત્મા દેખાય વહુનામાં આત્મા દેખાય છોકરામાં આત્મા દેખાય પોતાનામાં આત્મા દેખાય ગધેડામાં આત્મા દેખાય કૂતરામાં આત્મા દેખાય બધા છે કે બહુ સરસ ઊંઘાઈ એટલે અવસ્થાનું ભાન થાય છે જાગ્યતા રહે એ વસ્તુનું ક્યારે ભાન થાય છે ઊંઘમાં ભાન તો હોય છે ને ઊંઘમાં એને ભાન તો હોય છે પણ જાગ્યતા ખરું ભાન થાય છે કે આજ મને સરસ ઊંઘાઈ પછી સપનાની અવસ્થા એ સપનામાં કોઈ ફેરો છે તો રાજા થઈ જાય ભિખારી માણસ અને રાજાનું સપનું આવે તો તે ઘડે રાજા જેવાના વલણ હોય અને જોડે હોય બસ રાજ કર્યું હોય એવું ગાડીઓ ગાડીઓ બધું એક્ઝેક્ટ દેખાય શું અને સપનાની ગાડીઓ તો દસ દસ લાખ રૂપિયાની ભાઈ કઈ વેચાતી લાવવાની છે ને એક્ઝેક્ટ આમ રંગ રૂપ રંગ થોડી ને એ જ કરતા હોય ને એ જ કરતા હોય છે ને ત્યાં પાછું એનો રચના એની જ હોય છે ને રચના એની જ હોય છે ને ત્યાં એની કોની પોતે જ રચીને પોતે સ્વપ્ન જગત બનાવતો હોય પોતે જ રચીને એ બધા ચિત્ત ચમત્કાર છે શું છે ચિત્ત નો ચમત્કાર હોય છે આ બધો જ્યાં સુધી આત્મા પ્રાપ્ત ના થાય ત્યાં સુધી આ જગતમાં કઈ પણ ચમત્કાર થાય છે ચિત્તના ચમત્કારો છે શું છે ચિત્તના જેટલું જેટલું ચિત્ત શુદ્ધ થતું જાય એમ ચમત્કારી થતું જાય તે જાત જાતના ચમત્કાર કરે કેવું એમ સપનામાં તો તમને શું દાદા દેખાશે સમજ પડે ને ઘણા લોકોના સપનામાં દાદા દેખાય છે તે અત્યારે જે દેખાય છે તો રૂબરૂ દેખાય છે એના કરતા સપના બહુ સારા દેખાય એક્ઝેક્ટ દેખાય કારણ એ કોણ એક્ઝેક્ટનેસ લાવે છે તે જ છે શું છે સમજ પડે ને તેથી આપણે કહીએ છીએ ને કે પેલા અવેરનેસ થી આગળ જવાનું એલર્ટનેસ અરે બિવેરનેસ એલર્ટનેસ આ એક્ઝેક્ટનેસ છે તમારે થઈ ગયેલું એક્ઝેક્ટનેસ સ્વપ્નમાં દાદા દેખાય એ સુષુપ્ત અવસ્થાનું ચિહ્ન શુભ શુભાવસ્થાનું ચિહ્ન કેવાય એમ પૂછે છે અરે શુભ અવસ્થા નહીં બહુ ઊંચું ન કહેવાય ભેગા થાય દર્શન થાય અરે વાતો શું કરે હશે હું હશે છે કે નથી હસતા એટલે આ બધું તમારું કલ્યાણ કેવાય અત્યારે બહુ લોકોને આ સપનો તમે ઉત્પન્ન થાય છે મુસલમાનો બહુ ખ્વાબ આયા સાફ ખ્વાબ આયા કારણ કે લોકોનું કલ્યાણ થવાનું છે હું તો નિમિત્ત છું શું છે લોકોનું કલ્યાણ થવાનું આટલો બફારો કેટલો બફારો છે શક્કરી બરહાડ મૂકે કેટલી બાજુ બફાય શક્કરી નહીં જોયેલું અને બરહાડમાં મૂકે કેટલી બાજુ બફાય હે ચારે બાજુ સમાધાન એક શંકાનું સમાધાન જોઈએ છે બેહો નહીં બેહીન કરો અહીં બેહો આવો અહીં ઉભા ઉભા થાક લાગે આપડે તો અહીં બધી શંકાનું સમાધાન થાય શંકા જશે તો દાડો વચ્ચે શંકા હોય તો સુધી અહીં રાતે તમે સુઈ ગયા હોય અને એક એક આવડો હાફ પેસ નો દીઠો ઘરમાં પેસતો દીઠો પછી તમારે હુવાનું થાય તો શું થાય શંકા રહ્યા કરે પેલો નીકળી ગયો હોય એ હાફ નીકળી ગયો હોય તો તમને શંકા રહે કે ના રે જોયો ના હોય તે એટલે એટલે શાસ્ત્રો શાસ્ત્રો શું કે છે કે સાપ પેસી ગયાનું જ્ઞાન તમને થયું હતું એ જ્ઞાન નીકળી ગયાનું થવું જોઈએ તો જ તમારો છુટકારો છે કે છે શું કે છે નીકળી જાય એનું જ્ઞાન ના થયું પેલો નીકળી ગયો તમારા મનમાં શંકા રહે તો ના આવે આમથી આમ ફરો આમથી આમ ફરો આપડે કઈ કેમ હા ફેરવો છો ડર લાગ્યા કરે ને ઓલાનો હે ઓલાનો ડર લાગ્યા કરે શું કે છે ડર લાગ્યા કરે હા અમે શંકા રહ્યા કરી કે આવશે કશું આવશે કશું શું લઈ લેવાનું કઈ ગજામાં લઈ લેવાનો તો ગજવામાંથી લઈને કરે શું શું કે છે ગજવામાંથી લઈને કરે શું કે છે શું લઈ લે દંક મારે એમ ત્યાં હારું જ્યાં એને આપણો ધક્કો લાગે ત્યાં કાયદેસર છે ગેરકાયદેસર આપણે આપણો જો એને કઈ સ્પર્શ થાય ખોટી રીતે ધક્કો લાગે અને એને ગુસ્સો આવી જાય તો લંક મારી જાય ના કાયદેસર બચકું ભરે કાયદે ગેરકાયદેસર જો એને લાગે એને બચકું ભરે તો એ કાયદેસર કહેવાય એમને એમ મારે નહીં તો ગેરકાયદેસર કરે હે હા